સિવાય એને બોલવાનો આપો સાચું કે છે હા મોટેથી બોલ એમાં શરમાવાનું હું એમને બોલશે મારા છોકરા માટે તું બોલ ને જે બોલવું હોય તે કોના માટે જીવું એવું લાગે કે બીજા માટે જીવું છું પણ આમ તો મારા માટે જીવતી હા પણ એ તો છે જ ને મારા માટે એટલે તો આપણે બીજા માટે જીવીએ તો પોતા માટે પોતાના જીવનમાં રહી જાય શું થઈ જવાનું તમે પોતેની તાકાત લઈએ તાકાત નહીં લાગીએ એટલે દાદા ભગવાને આ બીજો રસ્તો શીખવાનો બીજો પોતાનો એની ચાલી આપી દીધી છે લઘુજ આવી કહેવાય લઘુજ દિલ્હી શું કહ્યું બોલો લાગુ કઈ કઈ જરૂર નહીં જવાબ વ્યવહારનો નહીં વ્યવહારનો કોણ જમી વ્યવહારિક વ્યવહારનો નહીં વ્યવહારિક નહીં વ્યવહારનો કોને કહેવાય વ્યવહાર કરે એવું નહીં તે પોતાવાને વ્યવહાર કહેવાય પણ શ્રેષ્ઠ હોવા જોઈએ શ્રેષ્ઠ શ્રેષ્ઠ હોય તો વ્યવહાર કહેવાય એ તો વ્યવહાર કહેવાય जन्म होगा कि नहीं दर्शन के એટલે વ્યવહાર થઈ આવે એટલે વ્યવહાર તમને બતાવું શું કે હવે લઘુસિદ્ધિ સાથે ચુકાદા લઈશું આવે પણ આજ્ઞા ધર્મ છે એટલે આજ્ઞા ધર્મથી આપણને બધાને અંતરથી રહે કે આ ધંધો સારો છે કે લૂંટાતા જઈએ આમ તો આજ્ઞાધર્મથી આપણે સમજીએ કે આપણે લૂંટાઈએ છીએ પણ આ લઘુ કિલ્લી એવી છે કે લૂંટાતા જઈએ છે આવું રહે છે એટલે માલિકે પણ રહ્યું નહીં ને રહ્યો ખાલી શું રહ્યું બોલો ને વ્યવહાર વ્યવહાર વ્યવહાર મોટેથી બોલો ને મોટેથી બોલને ખેતી ને વ્યવહાર રહ્યો અત્યારે યોગ ઘણો કરે છે બોલ મોટેની પહોંચાડી વ્યવહાર રહ્યો અરે એમાં એની નહીં કરું વ્યવહાર રહ્યો હા એટલો વ્યવહાર રહ્યો અને આવું કહેવાય છે કાથી આપણું હું છે કે કાયમનું છે કે કાયમના સ્વરૂપ થઈ ગયું છે હું શુદ્ધ આત્મા છું એટલે આ બે આજ્ઞાની કિંમત છે આજ્ઞા હંમેશા દ્રષ્ટિથી જ હોય આજ્ઞા શબ્દોના પાલનથી નથી હોતી અને શબ્દોના આદેશથી પણ નથી હોતી ના હોઈ શકે એ અનુભવ કરવાથી જે અનુભવ છે એ અનુભવે સમજના અનુભવ સમાનથી જે આઝાદ છે સ્વતંત્ર છે આઝાદ એટલે સ્વતંત્ર શું કહ્યું બધી પરતંત્રમાં શરીરની એ પોતે સ્વતંત્ર થઈ ગયેલા એવા એટલે પરતંત્રનો શરીરનો વ્યવહાર મન પાણીને કાયાનો બધો એ બધો જ વ્યવહાર સાથે રહ્યો પણ એ વ્યવહારને સ્વતંત્ર થઈ ગયા એવા સ્વતંત્ર પુરુષે તમને સ્વતંત્ર બનાવ્યા છે એટલે બધા રામણ રોકે બોલે આવે જોવા છે નીતિ مجھے بتا دو ہاں، ہوا જ્ઞાન પાંજે આજ્ઞામાં જ્ઞાન આ એક નંબરની ફાળવીને જતા જતા બધે ¡Vamos! વિખાયા વગર સમજાય નહીં એટલે કે હું દેખ્યું એટલું જાણ્યું શું કહ્યું એવી રીતે છે એટલે આ તો આ કલયુગમાં આવા ભ્રષ્ટાચારમાં વિચારે કરવાની વસ્તુ નહીં પરંતુ વિચારનો મનનો ધર્મ છે એ તો ચાલ્યા જ કરવાના ચાલ્યા જ કરવા ચાલ્યા જ કરવા એટલે આપણો જ્ઞાતાગતના સ્વભાવ શુદ્ધાત્મા છું એ આજે પ્રજા પ્રકાશન તમને ખુલ્લો ગયો બીજો ચંદ્રમાં બીજો દિવસ છે એવું બીજના ચંદ્રમાં સ્વરૂપે તમને અરે દેખાવા લાગ્યું سوتا جان پرکاش والے جاتا جاتا دستاویق جائک پرکاشن پرکشن پرکاشن نایق یہاں سوئپرکاش پرکاش ہے نا نیب والوں نیم سوبھاؤ کی ہوتا نے کرو نہ پڑے یہ سوبھاؤ نہیں ہوئی ریتے نیا تو سوبھاؤ کر جانکٹ ہوئے جاتا سبھی یہاں جائک سبھی درشن کرتے ہوئے درداپن سب جائے نکلو ایک جائے جاتا دستا بھا یہ من مانگی بھائی ہے بتا હવે જવાનો શરીરની વાત હોય જ નહીં આપણે શું કહો છો એટલે બોલો બોલે જવાબ નથી આપતા બધા જવાનો તો શરીરની અંદર શરીર પૂરતા હોય ને તો શરીરની બહાર હોય એ બોલો બોલે શરીર એટલે જેટલો વ્યવહાર આપણે ટૂંકો થયો તે સગડા થયા કહેવાય સમજ્યું ને એટલે ગમે તેવા સંજોગો આવે મન માનીને સારા ના કોઈ પણ સંજોગ એ સંજોગને અનુકૂળ લઈ દઈશું આપણે કારણ કે આપણે આપણે આજ્ઞા મળી ગઈ છે અને આજ્ઞા શું છે કે અનુકૂળ રીતે પ્રમાણ છે આજ્ઞા કે આ ગવર્મેન્ટ શક્તિ કરતા છે કોઈ પણ શક્તિ શક્તિ પ્રમાણે ના હોય એ શક્તિના પ્રમાણ જે ના હોય તો એક પણ ક્રિયાનું ક્રિયાચિંતનનું હોય શકે નહીં શરીરનું મનથી અંતકરણથી વાણીથી અને કાયાથી એ આખું શરીરનું ક્રિયાપણ બધું છે કેવી રીતે છે તો શક્તિથી છે કઈ શક્તિ તો કે વ્યવસ્થિત શક્તિ એ કેવી રીતે છે તો કે વિજ્ઞાન સ્વરૂપ છે વૈજ્ઞાનિક જમીન છે કેવી રીતે છે એનાનો બાળકો કોઈ સંબંધ સંબંધનું જોડાણ હોય જ નહીં કોઈ ગણો એમને બધું જે તે બાળકો જોડાણ છે બધું શું કહે બહાર છે અંદર એટલે અંદર છે એવું નથી અંદર છે એટલે બહાર છે શું કહ્યું બોલે બોલે નહીં બરાબર હું લાગે છે હે સાચું છે હા સાત હજાર છે તો બાર વસ્તુ કરે છે کہ نہیں بولو سہج سہج ہے کہ اس کو سمجھ کروائپت سہیو ہوا مچ پانی کھایا بچہ سمجھ بتا دیجیے بڑا پراپت سہی میری اچھا رہتا ہوئے سنتر کوئی کو پراپت سہیو ہونا کھولتا સહેજાસહેજ આપણે અનુકૂળતા થવા લાગે એટલી વ્યવહાર થઈ ગઈ અને વ્યવહાર જેટલું બાકી હોય એટલું સહેજાસહેજ નહીં નીકળે છે એટલે મજબૂત પણ થઈ જરા બધામાં કદી પડશે એટલે પ્રતિક્રમો ટૂંકા ભાગમાં એ ટૂંકો ભાગ કયા કયા સંજોગો છે એ દેખાતો જાય એટલે એનું પ્રતિક્રમણ કરવું પડે એટલે કે એ આપણી અંદરની આગળની ભૂલો એ ભૂલો આપણા પ્રકાશમાં સિદ્ધાર્થના પ્રકાશમાં આપણા ગુજરાતમાં તમારા જે આખી બધી ખોટી ગયા છે કબૂલ અભિવૃદ્ધિ હું કબૂલ કરું છું હું કબૂલ પકડાઈ ગયા છે અને આજે પણ હું કબૂલ કરું છું અને ખૂબ સત્તાઓ કરું છું અને સત્તાઓ સાથે એ સિદ્ધાર્થમાં ભગવાન દાદા ભગવાન આપણી આગળ સમાવાનું છે માત્ર જો અને હવે હું નિર્ણય કરી કેવળ સિદ્ધાર્થમાં છું તો હવે ફરીથી હરિગુણ થાય હજી જાય તો શું તમે યાદ કરો એમ એનું બહુ ટાઈમ કરે જય સચિદાન જેવા એવા કોર્સ એ કહે તમે અહીંયા બધો બધો વ્યવહાર લઈ આવેલા પણ હજુ એ બધો વ્યવહાર કેવો કે બધા એવો હજુ પોતાનો પછી નહીં બધાનો બીજા નિમિત્તો લઈને આવેલા એટલે સત્સંગ ને સત્સંગના નિમિત્તો હતા છતાં પણ કાયા તો હતી કે નહીં એ કાયાની વાત છે એટલે કાયા તો બધા ચાલે છે તમે તો પોતા જેવા જે બધા લઈ પડે બીજા ક્યાંય રહીએ છીએ તમારા રીતે રહીએ તો અમે અમારી રીતે રહીએ છીએ જ નહીં આવે એવા એક પુરુષ પરમ પુરુષ કહેવાય શું પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન અને એવા અનુભવ થવાનું દાદા ભગવાનનું અને એની કૃપાથી આલોચન કૃપાથી અને જ્ઞાન પુરુષ દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય સમજ્યું ہدیاری شری کیے نمل ہے سر جی چند رواڑے یہ ہدے ویوہار تو بنے اے بہت جی جتی ہوئی گیا کوئی ویوہار جی جتنا સત્યાગ્રહ બોલતી વખતે થોડી સેકન્ડ જ હોય છે એવું તમે જોજો છો અનુભવ થશે એ બહુ જ ફ્લેશ એવું હોય છે પરંતુ એ અનુભવ હોય આપણને બહુ ભ્રમણ કરે અને એ આપણને ધીમે ધીમે વિકાસ આપણો અનુભવ જય સચિદાન જવાનો અમે તેને પ્રતિકૂળતા એમને છતાં પણ પ્રતિકૂળતા એવા લોકો ભેગું થાય છતાં જય સચિદાન સચિદાન પછી બોલવું ના બોલવું બીજો લાભ હોય ના એવો સીધી પણ એક ક્ષમતા આપણી થઈ ગયા ખ્યાલ આવે ને એટલે બધી ફાયદો ધંધા વિકાસ આપી રહ્યો છે કે આ ધંધા નિકાલ આપવામાં આવી રહ્યા છીએ અને શક્તિ કરતા છે એટલે કે ભલે જેવું મન માનીને કયા છે આપણા આગળના કરેલા લેવા છે એ બધું આપણે જોઈએ જાણીએ છીએ અને શક્તિ અનુસાર કર્યા કરે છતાં ભાઈઓ સંભાવે દેતા સંભાવે છે પિતા એની સાથેનો એની સાથે રહી અને એવી કરીએ કે બધી ફાઇલોમાં અને એના સંબંધોમાં એટલે અમલ સુવિધાની એક બધી ફાઇલ છે ઘણી બધી ફાઇલો છે અને ફાઇલોને બહારના સંબંધોમાં દબાર ના રહ્યા એ બદલાવના એટલે ફાઇલો સમજાય છે આવી એક બધી ભાઈ આપણે બધી એટલી ચાલે નહીં ફાઇલોનો સંભાવ બહુ મોટી તકલીફ છે બહુ જરા سکارے کوئیم پرنام ادو نہ کرو اپنا بھی آگے کئی گیلا ہوئے بہن آگے پڑی گئے ہوئے یہ بڑا بھاؤ کہ نکل ساجی ہلے بڑا جب یہ سوچا جی وقت یہ کریے اپنے ساؤدانی پڑے کہ نوی سمتا آرکائی نہ پڑے نو تو نہ સાથે આપણે લાગે ત્યારે આવતા છે પ્રતિકૂળ માની જવું થઈ શકે આપણે પોતાના ઉપર લઈ જવાનું અંદર ગુણને કારણે એવું થાય તો ભાઈ એવું થઈ સમજાય તમે શું પાંચ આજ્ઞાઓ તો પાંચ આજ્ઞાઓ છે અને એ પાંચ આજ્ઞાઓ પ્રમાણે સવારે પરમોત્તાનું શુદ્ધાત્મા એનો અજર થાય એ સૂચવે છે કે આપણે શુદ્ધાત્મા જે બીજ છે شکتی کام کرتی نیا شکتی ساتھ دیکھ بھوک میزا چندر چند کبھی کتنے دے شیویٹر دیکھا سوچی کہتے ہیں کھایا હું જે મારાનું હું અને મારું આ બે જેમાં સાત ધર્મની પ્રકૃતિઓ છે એ બધી નીકળી ગઈ સાત પ્રકૃતિઓ હવે એમાં ત્રણ મુખ્ય કહેવાય એક તો માયા એટલે મારા કરું એટલે હું તમને મારું હોય નહીં હું મારું کی نتی گئی ایک ہفتے کرتا گے ضروری ہے آجا کرنی ہے ستر کرنی جگہ جمع تھوڑا سکے اپنے گیا کریں گا پراؤں کی تو بھاؤں کی کوئی پرکری ہمیں کرتا رہی ہے جب ساتھ جائے ونگن کی روح اپنے اٹھا کرتی تھی ایک ویڈی ہٹا پہ چل گئی تو کار نہ એ શુદ્ધાત્માની હાજરી એટલે આત્માની હાજરી કારણે શરીરમાં સહિતના બધા વ્યવહારોમાં માનવોમાં આપણા સારા ભારતમાં પણ આપણે પ્રતિનિધિ શબ્દ વિશ્વાસ આત્માની કહીએ છીએ વિશ્વાસના આત્મા એટલે નીચેના જીવમાં કહેવાય છે હકીકત એવી નથી હકીકતનું જે કાયમના સ્વરૂપ હોય તેને પ્રતિનિધિ કહેવાય વ્યવહારમાં પણ જો બરોબર અધ્યક્ષ કરવામાં આવે એવા તો એને એને જ પ્રતિનિધિ કહેવાય પ્રતિક્રિય ફોર્સ પછી તો એને અગરબત્તી ના થાય પથ્થરમાં લખેલી હોઈ જાય છે પ્રતિથી એને બીજા અર્થમાં શ્રદ્ધા કહે છે શું કહ્યું હા એટલે શાસ્ત્રોમાં કહ્યું શ્રદ્ધા એ પરમ દુર્લભ છે કરોડો અવતારો પર શ્રદ્ધા પરમ દુર્લભ છે અને આ શરીરમાં તો ખાસ કરીને શ્રદ્ધા દસ દસ વર્ષ થયા જ કરે શ્રદ્ધા તો પરમ દુર્લભ છે એટલે સત્તા પણ દૂર દૂર આવે સમજાયું ને અને આજના ધર્મને કહ્યું આજના એક ધર્મ છે અને આજના એક તપ છે તપ અને ધર્મ બે એકતાની બે બાજુ છે વ્યવહારમાં પણ આપણા ઋષિમુનિઓ યોગ્ય તપસ્વીઓ અને બધો કાળ હતો એમાં પણ આ તપ અને યજ્ઞ એને યજ્ઞ સ્વરૂપ કહેતા છે થોડી થોડી શું કરે ભાવ શ્રદ્ધાભાવને શ્રદ્ધાભાવને આ બધું છે એમાં આશય એક જ છે કે આપણું જીવનને જીવન તો રાહ એવી રીતે જાય કે ધર્મ મળી જાય ધર્મ મળી એટલે આપણે મળી જઈએ અને બીજાને પણ આપણાને અધિક કરે અધિક કરે સુખરૂપ બધા ધ્યાન રાખવા કરે કોઈને દુઃખ ના થઈ પડીએ સમજો એ ધર્મનો ઉપયોગ આપણો બરાબર ધર્મનો ક્રિયાથી કરવાનો માન્યો منشن یو جائے گی آج مسا پوچھا چاہیے آپ آجا دیوٹ میں پوچھو یہ کئی بڑا جو لگے جن بھٹا ہو હું ખુદ દાળમાં છું અનુભવ બધાનો પાકો વાત થઈ ગઈ બધી થોડી છે પાંચ મિનિટ થઈ અનુભવ પહેલા બધા અનુભવ થયો ને બોલો ને હું તો દાળમાં છું સવારે કે પછી ગુજરાતમાં તમે ગુજરાતમાં ઉભાઈ દેતા બોલો ને બોલે છે ગુજરાતમાં શરીર ફીલ તો ખરું પણ સુધારનો ઉગાડી નીકળે નહીં સુધારણા તો સુધો જ ના સુધારનો સુધો જ નતો એને બોલ ને તમે શીખવાડવાની જરૂર નથી બોલ ને સુધારતા હું ક્યારે આવશે એવું બનાવજો હે રશ્મિ રશ્મિ ક્યાં શું નામ છે જ્ઞાનદારી તો લક્ષ્મી રશ્મિ રશ્મિ ઓહો પ્રકાશ કિરણ ઓહો એને આ સિદ્ધાર્થમાં ગયા એટલે અમારા પરમાં કિરણો નીકળ્યા એ જોયું ને હા એટલે શુદ્ધાર્થમાં આટલું તમે સારું શીખી ગયા શુદ્ધાર્થમાં ઊંચા નથી શુદ્ધાર્થમાં થયા એટલે શુદ્ધ થયા છીએ આપણે શું એટલે આ બે દાગીના ઘટી ગયા સ્વર અને સ્વ સ્વ અને પર બંનેનું આ સ્વ સ્વના ગુણોએ કર્યું સ્વ છે પર પરના ગુણો કર્યું પર છે દેવ સાથે સાથે છે છતાં એકબીજામાં ભરતા જ નથી સાથે છે એવા હું છું એવું આપણે કૃપાએ કરીને તમને પ્રાપ્ત થયું છે અને કૃપાએ કરીને પ્રાપ્ત થયેલું આજ્ઞાધર્મના પુરુષાર્થથી સમજાયું એ આપણો આજ્ઞાધર્મ શુદ્ધાત્મા કે નિર્ણય નિશ્ચયથી એ પાકું થવા માટે વ્યવહારની ધર્મ આપ્યો છે શું કહ્યું બોલો શુદ્ધાત્માને આજ્ઞાધર્મ આપ્યો છે ખરું કે નહીં એટલે બોલો ને હે તો કોને હા સમજ્યા એટલા માટે આપણે વ્યવહાર શુદ્ધિ માટે છે આજ્ઞા હવે સમજ્યા હું શુદ્ધાત્માનું પાક્યું હોવા માટે એટલે રાત્રનો સાદો પ્રયોગ તમને કહ્યો હતો કારણ કે જ્ઞાની પૂછવા રહેવા નહીં આજે તો બધા બપોર સાંજે જતા રહેશું બધા એટલે આવું અનુભવ જ્ઞાન પુરુષ હોય ત્યારે એમની હાજરીમાં આપણને એટલો આનંદ આવે અને સહેજા સહેજ આપણે બધો પ્રગતિ થઈ જાય વિકાસ થતો જશે આપણે કેવી રીતે બની શકે એટલે કહું છું અત્યારે રસ્તો બતાવ્યો હતો એટલે જ્યાં સુધી જરૂર તમે રોજ કરશો તો આવી રીતે સિદ્ધાર્થમાં પોતાની હાજરીમાં નિર્ધારિત થાય છે અને તે સતત સાથે રહ્યા કરવાનું આપણે સિદ્ધાર્થમાં સુધી એવી રીતે આપણે પોતા પોતા ખુશ થઈએ આવી રીતે સુધાપણ પાડીને તો તમને તેના સારો વસ્તુ આપી જતી એને પ્રેક્ટિસ બહુ સારી થઈ ગઈ સમજાય એટલે એટલા માટે પહેલો રસ્તો બતાવ્યો હતો અને આ પ્રતિથી ખુલ્લી થઈ એટલે પ્રતિથી એ ખુલ્લી થઈ એટલે સેવાને તમને આત્યંતિક છેલ્લી મુક્તિ કરાવીને ખોલાવશે સમજો તમારે આપણે સર્વજ્ઞ પર ખુલ્લું કરાવીને અહીંયાથી દેહથી મુક્તિ કરીને આત્યંતિક મુક્તિ કરાવશે અને સિદ્ધ ગતિ આપણને પ્રાપ્ત કરાય એવું આપણને બીજ પડ્યું છે શું કહ્યું સિદ્ધાર્થનું સ્વરૂપ ભીટ પછી છે સિદ્ધાર્થ સ્વરૂપે સિદ્ધાર્થ સ્વભાવથી શું બોલો સિદ્ધ ભીટ પડ્યું છે સિદ્ધાર્થના સ્વરૂપે સિદ્ધાર્થના પ્રમાણે કરી છે પર અને પરાધી દેવા યુગ અને કળિયુગના સપરાઓ સુધી આગળ બધા છે ત્યાં સુધીમાં એ બધા સહવાળા સ્વરૂપે સાર સ્વરૂપે એક મર્મ અને સાર ઉત્તાર કરવા બધા નિર્ગુણો સહેજા સહેજા તમને કૃપાથી સાથે લઈ જાય એવા કાળમાં એવા દાદા ભગવાનના આપણે બધા માટે વ્યવહાર કરીએ તેના માટે એવા સૂત્ર આખો સૂત્રો છે એનો ગર્ભ નથી આખો એ તો બધા ખબર હશે પણ આપણી પાસે હોય અને નહીં હોય તો પછી બધા છાપ છે અને ગ્રંથો છે કે બધાનું પોઝિટિવ હોય એવું એટલે એક એક ગ્રંથ બધાને લઈ ફેરવવો જોઈએ જ્યાં ભેટ કરી સમજાયું ને જ્યારે આપણે ચાલતો હોય એના એમાંથી રોજ અમુક શરૂઆતથી કરીને પારાયણ એક લોકોથી આસપાસ કરવી છેલ્લા સુધી પારાયણ કરવું જોઈએ સમજો કે તમે વીસ પચીસ મિનિટ આપતા હો તો પછી પછી પણ દસ પંચાતા હોય એક દિવસ ભૂલે دھیان کے رہے رہے بولے بولے بولے بولے سے سے پر پر والی کی جانے سمجھا سمجھا ہے ہے کہ سارے طور کیا دے بولیاں دکانے پھر جاتی کروا دو بہت آگے جاؤ پارا کریں گے ایک بار پارا کرتے تو خوب لابھ لگو کرتے ہوئے بتا દાદા ઉપાથી દશા સ્થિતિ સુંદર હવે આપણને દશા પ્રાપ્ત થઈ છે એટલે આજ્ઞા બની આવી દશા પ્રાપ્ત થઈ છે ઓગણીસો પંચાયતમાં નવ નંબર બધા પંદર જીવનાવાણી વર્તન નર છે મનોહર પ્રેમ શીખવાડી નથી કે એમને મન છે آ جنسٹھو پر زندگی چالیا گیا گوٹوں کے پروگرام چاول نہیں تو جیسے نہیں آخری زندگی چالیگ میں آخر زندگی من پال کر پہلے ہم دیے جائیں گے جس کو منظور ہے اس کے دیے جائیں گے منظور ہے اس کے کہ بس وہ بجٹ کرے کہ ہم اپنے سامان کو بھی بنی ہے آپ سرکار سکتا یہ آپ جانتا تھا کہ ایسے ہی ہے سدھار تھا اور اس میں اپن نے ہمیں آدھا دن کی آدھا دن کا اچانک نہ رکھی سکیں ویوہار ہوتا چاہیے بندر نہ کھیا سب سب چیزیں یہ بدا بال تب کہیں یہ چیزیں اپنے نہ کریے نکیے کروں تو جمع ہے بڑھا دی گئی ہے لگتی ہو એમાં પસાર થવું ઘણું આકરું લાગતું હોય એવી બધી થતી હોય એવી સ્થિતિ એ બધા આપણે આ સ્વીકાર રહ્યા કરીએ ત્યારે સ્પષ્ટ રહે જ નહીં એમાંથી તત્વ અગ્નિ પેદા થાય અને તત્વ અગ્નિ પેદા થાય એટલે જેનો અગ્નિ નથી એના જન્મવિધિમાં તો અગ્નિ પેદા કરવો પડે છે આપણે તત્વ અગ્નિ અંદર સરળ નહીં દેતા કારણ કે આત્મા અનંત શક્તિમાં આવે તેવા આત્મા સીધા આત્મા છે સમજાયું એટલે એમની હાજરીમાં એમના જ ધ્યાન આપણે સર્વાઈ جو سو تک یہ تبدیلی جانے پہ تبدی ٹھنڈک ٹھنڈا بتائیے آگے نہ کرنے کی گھم جی ہوتا ہے گرم ٹھنڈا کرے گا جو بڑھوں کا آجا بند کریں کرنے دوسری اپنے خوب اور کریں آپ سا باقی ہو جلدی نہ آس کرنا چھٹی کام ہے تو آپ ادارہ روپئے تم آپ کا سوچوں پیٹر ہے آپ لگے میں تم نے کیا آپ એટલે તમારે જે કહેવું હોય તે કહેજો ગીતાજી કહેવું તો ગીતાજી કહેજો જૈનનું કલ્પસૂત્ર કહેવું તો કલ્પસૂત્ર કહેજો અને વેદાનું પ્રસ્થાન થઈ જે કહે એમાં બધું આનો આપણે બધું બધો સારા કહે એ દાદાનો આખો હું બીજો એની અંદર છે પોતાને કહે ત્રણ આખો બધું અંદર વિચાર કરે નમો મિત્રાગાય દાદા ભગવાન જઈએ ગાળો હું મૃત દાદા ભગવાન પ્રાણ પહોંચ્યાવી તો પહેલું આત્મચિત્ર છે બે હજાર આઠસો છન્નું પોતે નિરંતર જ્ઞાતા દ્રષ્ટા તત્વ રહે તો એ જ્ઞાની બોલો પોતે નિરંતર જ્ઞાતા દ્રષ્ટા તત્વ રહે તો એટલે મનવાની ક્રિયા કાયાની બધી ક્રિયાઓ અને ક્રિયાઓની ધારા જે છે એ બધી ધારા ચાલ્યા કરતી હોય કર્મ ફળ રૂપે એટલે કર્મ ફળ વિકલ્પ જુદાને ધારા ચાલ્યા કરતી હોય અને ઉત્તરતામાં જો સ્વભાવ કરીને રહેવું ના પડતા કરતા તો સ્વભાવ કરીને ધારા જુદી જુદી રહ્યા કરતી હોય બંને ધારા સાથે રહી એટલે જુદી રહ્યા કરતી હોય પોતે સાથે સાથે હોય સ્પષ્ટ નહોતી હોય સમજાય છે ત્યારે એટલું વિજ્ઞાન પણ કહેવાય છે અને પોતે પોતાના મહત્વને કયાના બધા દુર્ગર પરમાણુ અને જેમ છે તેમ સમજતા જાણતા જતા જાય તેમ તેમ થાય આ કાળમાં અમુક પરિસ્થિતિ થાય છે એટલે આ કાળમાં આપણી સમજની સ્થિર થતી જાય ત્યાં સુધી આપણે થઈ શકતા એનાથી આગળ કેવો જ્ઞાન લેવું બીજું આત્મસૂત્ર નંબર ત્રણ હજાર સુડતાલીસ વિચારે કરીને જ્ઞાન સમજાય એવું જ નથી બોલો દર્શનથી સમજાય ખરું ક્રમિક માર્ગમાં જ્ઞાનને વિચારે કરીને સમજવાનું છે હું કહું છું કરતા આવે ક્રિયાઓ અને અક્રમમાં નથી શ્રમિક મતો ત્રણસો વિચારો આયાત કરે શરાબ મૂળ હોય તો ને આવે એ તકલીફ થઈ જવું એટલે દાદા ભગવાનનું આ શરીરમાં આવા અદભુત યુગસત્તા પુરુષનો આપણું હોવાનું સાધુ અને એ કૃપા આપણને પ્રગત પ્રત્યક્ષ જ્ઞાની એટલે અનુભવ પુરુષથી આપણને પ્રાપ્ત કરી એ બહુ અદભુત કૃપા છે સમજાય છે આ શબ્દથી જરાસંબંધી શબ્દ થઈ શકે શબ્દ બીજું વ્યવહારિક છે શબ્દ તો વિશ્વનો અને ભારતનો એનો સંબંધ જ રહ્યો છે વિષય રહ્યો છે શબ્દ વિષય વગર કોઈ આગળ નહીં જોઈ શકે એટલે એનો શબ્દ છે કે એ વ્યવહાર બતાવી જાય એટલે વિચારે કે એમની જ્ઞાન સમજાયું છે દર્શનથી સમજાય છે સમજવું આવું મુશ્કેલ છે સમજવું એને જ્ઞાન કરવું શું કરવું ادیا کہ گھر بیٹری شرح ہاں؟ کوئی گھر جیسے اپنے ٹھیک ریٹ کیا ہے سی درخت وغیرہ جان پر آگے جان کافی درشن ہوئے تھے درشن کے جان کے تیز سوتر اکثر سوتر تو پہلے جا کر آپ نے تو کہنا سر بہت بھولے گا સાંભળીશું એક ગુજરાતનો મોટો ગુનેગાર છે આ તો સમજ ના પડે સમજો બોલે થોડો ઘણો પૂરા છે ખરું આવું મને મતલબ એવું બોલે છે કેવું ભૂલી બહુ જે બધા શાસન છે ને શરૂ કરે શું થાય તું વ્યક્તિ તો ના થાય બોલ ને મોટેથી તું બોલ મોટેથી નહીં ચાલતી રાખી મોટેથી બોલજે હે મને પૂછો کی آئی ہے کہ آگے ریٹ کے دور جاتا ہے میرے خبر پڑے گی جب آ کے کمپیوٹر بن گیا بادشاہ جو مالک کمپیوٹر کو پڑے تو خبر پڑے گا میں کمپیوٹر پر مارے تو پڑے گا رہے اب جب تو میرے اگر میں لکھے سمجھے اس نے اپنے بھارت یہ آپ کے دہست لوگوں کے اندر جتنا بڑا نکلنا ہے یہ پتی کے آؤ پرتی اتنے ہماری پتی ہے تو ہمارے کے آؤ پرتی پرتی کمر چاہیے نیچے نہ ہو سکو બસ મનોરંજન એનો સૂચન હજુ થઈ ગયા આ અન્ય વ્યવસ્થિત થાય બીજું આખું રહે છે એટલે ત્યાં સમજાવ્યું છે એટલે બીજી કરવાની અરુણ અરુણ ક્યાં ગયો અરુણભાઈ ગુજરાતી પોતા એન્જિનિયર છે જ્ઞાન એટલે સમજણ નહીં જ્ઞાન એટલે પ્રકાશ આમાં વધારે પ્રકાશ પણ આ તો જ્ઞાનનો અર્થ સમજાવે છે ખ્યાલ જ્ઞાનનો અર્થ સમજાવે છે અને આ સમજણ જે છે એ સમજણ એ આપણને આખો આપણો જ્ઞાન પ્રકાશમાં સહજપણે કુદરતી રીતે اپنا من پسند کردر آنے راقی سکے یہدرپ کہہ سمجھ میں جانے آپ پر وقت آ جان آج تب آپ سکو سمجھ کے جان پرکاش کھیلتے تم جان بتا جان پرکاش کہ અને કેવો છે કેટલો કેવો છે અનંત જ્ઞાન પ્રકાશવાનો કેવો અનંત નહીં ફાઇનાઇટ ઇનો ઇનફાઇનાઇટ પ્રકાશવાનો એટલે ઇન્ફિનિટી એ બધું જ અંદર તેઓ પ્રકાશમાન થયા કરે આખું આ બ્રહ્માંડ છે એને લોક અને આકાશ વાળું જોયું અને એની બાજુનું બધું આકાશ છે તે પણ અલોક કહેવાયું એટલે કે લોક અલોક પ્રકાશક એવી રીતે કહેવાય સમજાય ભાઈ એટલે પ્રકાશક કહે એ રીતે અર્થ છે سمجھ کو بےغلشن نہ کران سکا جوڑنے ایزیکٹ رکھتے ارے دھیان خیال جتر بھی جوڑے جا رہے بھوکے ناپائیں جتنا دھیان خیال جانا جائے سمجھا ہے અરુણ અને અરુણ એટલે એટલે શું કે અરુણ એના બે હિસાબોથી છે એને બે હિસાબો બધા વાંચી રહ્યા છે જીવનના અને એના બાહ્ય હિસાબો બધા છે એ બધાથી એને જેમ જેમ તેમ અરુણ સમજાવું છે પોતા એ બધાના રૂપ કર્મ કોણ પોતે અરુણ હશે કોઈ જ નહીં એ અરુણ સમજાવે હવે એટલે બુદ્ધિ વસ્તુ સુધી છે પરંતુ બુદ્ધિમાં આ સમજણ બુદ્ધિના લેવલે વ્યવહારમાં કામ લાગે એવી એ કોમન સેન્સથી સમ્યક બુદ્ધિના પ્રકાશ કરીને એ સમ્યકતાના ઓછો અંતર કારણ સ્વરૂપનું અંદર વિકલતા પૂજા કરતા જાય એનાથી એ પ્રમાણ થયેલી આપણી રહેવાની બુદ્ધિ વિકારી બુદ્ધિ એ આ કારણનો ઉપયોગ કહેવામાં આવે છે છતાં પણ એ સમ્યક બુદ્ધિના ઓછો જે ચૂકા થયા છે આજના ધર્મને કરીને એનાથી પ્રકાશિત થઈ છે એટલે એટલું એ આપણે વ્યવહારમાં આપણને કામ લાગે છે સમજાયું જ્યારે જ્યારે દવાનો જે જે વખતે જે પ્રમાણે જે પ્રમાણે હોવા હોવું ઘટે દવાથી આપણે એ પ્રમાણે હોવા માટે એ બુદ્ધિ સડસઠ આપણને એ પ્રમાણે એ રખાવે એને શરીર બુદ્ધિ કહે છે ખ્યાલ આવે નહીં ઇંગ્લિશમાં એને કોમન સેન્સ કહે છે અને દાદાજી દાદા ભગવાને એમની શું વ્યાખ્યા આપી છે કે કોમન સેન્સ એટલે શું બોલો વ્યાખ્યા બોલો applicable everywhere everywhere common sense applicable theoretically and practically everywhere. સમજાવ છે ને પ્રેક્ટિકલી હોય તો થિયરિટિકલી હોય બીજું ના હોય પ્રેક્ટિકલી એટલે વ્યવહારમાં આપણને કમળ લાગે અત્યારે સમજો અને થિયરિટિકલી એટલે અંદર આપણે કારણ બધું આપણે પ્રકાર મળે છે આપણે સમજાય છે آج میں بنانے والے سبق دیکھنے پراپت نہیں ہوتی ہونے پورا کھج پڑے کرولا ہر مشکل پولیس مجھے منگل سوار દાદાજીનો સત્સંગ સુધારા રહેશે બુધવારે રામનવમીને દિવસે સવારના નવથી અગિયાર દાદા આલય ત્યાં નાસિક નાના નાસિક ઘરે દાદા ભગવાનનો દેવ થયો એ નાનું મંદિર બનાવીને દર્શન માટે ખુલ્લું રાખવામાં આવે છે બુધવારે રામનવમીના દિવસે સવારના નવથી અગિયાર વખત રાખ્યો છે આજનો રવિવારનો છોકરાઓનો વડોદરા યુથનો સત્સંગ સાંજના ચારથી છ વત્સર રાજેશભાઈ પટેલના નિવાસસ્થાને એક નૂતન સોસાયટી અમિતનગર સર્કલ પાસે ડીઆઈટી રોડ પાસે છે જય શ્રી કૃષ્ણ